વિકાસ થાય એટલે હિંસક ભાવ નથી એનો બરાબર ક્રોધ એનું નામ કહેવાય પંચપાત્ર હિંસક ભાવ હોય એટલે તાતો હોય બે હોય એમ નામ ક્રોધ કહેવાય લોભ એનું નામ કહેવાય કે હિંસક ભાવ હોય એટલે તાતો હોય કપટ એનું નામ કહેવાય હિંસક ભાવ હોય સાતો હોય તો માન એનું નામ કહેવાય હિંસક ભાવ હોય તાતો હિંસક ભાવ તાતો બે ના હોય એટલે ડિસ્ચાર્જ ભાવ આપે બધું વાતાવરણ દેખાય સંભળાય પદો ગવાતા દાદા વાતો કરતા દેખાય તો એનું કારણ શું કે જગત શીખવી છે હિંમતભાઈ પૂછે છે કે આ વ્યવહાર શું છે તે આ પેલી બાજુ તેથી ભગવાન કહ્યું લોકો બની શકે થઈ કેવી રીતે ખરાક ધીમે ધીમે કેવડા ની કરવાના ને અને આ તો ઉચ્ચ માર્ગ છે આ તો બધું કામ થઈ ગયું બાકી જેટલા બધા શુભ ભાવના માર્ગ છે ને બધા આખા જગતના શુભ ભાવના માર્ગ છે શું છે શુભ ભાવના પછી જૈન હોય કે ગમે તે હોય કે કમર હોય ગમે તે શુભ હોય માર્ગ એ બધા માર્ગના દેખાડનારા તે કર્માધીન અને દેખનારા તે કર્માધીન દેખાડનારા શુદ્ધ ભાવ એકલો જ થતો પોતે ત્યાં આગળ શુદ્ધ ભાવ જ પુરસાદ શુદ્ધ ભાવના દેખાડનારા અને શુદ્ધ ભાવના પ્રકટ લેનારા પ્રાપ્ત કરનારા એ બધા શુદ્ધ પ્રાપ્ત બધા પુરુષાર્થ પુરુષાર્થ એનું કામ કે ધારો આપણે ચોવીસે કલાક जैसे भी वकील आप करें तब सच करो तब बताया कि कोई का पाड़ो अपन को ऐसा विषय आविष्य ભાડું નક્કી કર્યા પછી મગજ ભાડ્યા છે મગજ ભાડ્યા અને આખી બીજી મગજ ભાડની હોસ્પિટલ મગજ ગાળેલી એને પાડે કરતા ને મગજ પડલોક ને માટે પડલોક ના એટલે પારકા કામ માટે પરહિત માટે Wait a minute, come back. સાહેબ મારા લખન શું ભાગ લેશો ભાડું શું દેશો તાર મગજ નું રેન્ટ તાર મગજ હા હું આવું બોલું છું કે મારા મગજ નું રેન્ટ જતો રહેતો એક ભાડું ભાડું ભાડું વ્યવહારની અંદર પ્રકારના મિત્રો બંને વેપારને બધાને હેરાન કરે તો અને આપણે એમાં કાંઈ કહીએ કે આ પ્રમાણે તમે કરો તો એ એક લોકો છે તે બધા જતા રહે ઓછા થાય અને પછી એનો વિશ્વાસ પણ આવે એમ થાય કે આ બરોબર પછી ઘેર જાય પછી એને જ વાતાવરણ આવે ત્યારે શ્રદ્ધા જતી રહી એમ થાય કે ના ના તો આ લોકો ખરાબ છે અને તેના તો ફક્ત આટલા પણ હતા એ વખતે એ માણસે શું કરવું કે છે આપણે અહીંયા આવીએ સંસારને કઈ પ્રોબ્લેમ હોય દુઃખો હોય મૂંઝવણો હોય ત્યારે અહીંયા આવીએ ત્યારે આપણી પાસે ટીમમાં આપણને સારા આશ્વાસનો મળે પછી ઘેર જઈએ ત્યાંનું વાતાવરણ એવું હોય છે દુઃખો સાથે છોડી દે છે દૂધમાં ઊભી થાય એ વખતે એમ થાય કે આ તો મારી આશ્વાસનો જ હતા તો હવે સંજોગોમાં આપણે શું કરવું એવા સંજોગો હોય જ એવા સંજોગમાં જોવાનું હોય આપણે એ સંજોગ કોના છે આત્મા આ સંયોગી છે આપણી વાત કરે ઉજ્જવલ સહયોગી છે સહયોગી છે સહયોગી જોવા તો ગયો રૂપાલી થવા મારી ઘરવા પર રૂપાલી થવા બીજા લોકો આનંદમાં મસ્ત શું કારણ સેન્સિટિવ થઈ ગયું સેન્સિટિવ ઇમોશનલ ઇમોશનલ થઈ ગયો સેન્સિટિવ જોવાની વસ્તુ હોય તો બીજી ના હોય અને બીજું હોય તો જોવાનું ના હોય એટલે આ સંસ્કાર જેના જ્ઞાન થયું છે ગુજરાતમાં થયેલું જ્યારે નાટા આવે છે એનું શું તે ડામન એક્ટર શું કરી છે જોનારને કશું વળતું અને એક્ટર જે છે ને એ સહયોગી સભાનો સહયોગી સભા અને આપણે અસહયોગી સભા સહયોગ આપણે ના લઈએ વેદના થાય વેદે વેદે એક તો બનવાનું બનવું તમે એને અને ઉપર ચાર આપણા આપણા મહાત્મા એક જ પણ દાદા નાટક જોવે એ વખતે સેન્સિટિવ થાય એ પણ જોવે ને શું કામ જો રસિક વાર સેન્સિટિવ થયો હા એમાં સેન્સિટિવ થઈ જાય તો તે તો તો તો કઈ થાય છે ને તો તો અલગ થાય જ કેવી જુદા રહેવાય જ કેવી સહયોગ સહયોગ સહયોગમાં આપણું સ્વરૂપ નથી આપણા સ્વરૂપનો સહયોગ નથી જે તે સહયોગ રહ્યા કરે જે આત્મા આપે છે અસંગ અને નિર્લેપ આપેલો છે ક્યારેય પણ વિસંગ વાળો ન થાય અસંગ અને નિર્લેપ ક્યારેય પણ લેપાય માં તો પછી એને ક્યાં જરૂર છે નિરંતર મોક્ષ સ્વભાવ વાળો સ્વભાવ જેનો મોક્ષ પ્રાપ્ત કરવાનો એટલે પેલું નહીં જાણવા જેવું થઈ જાય છે પણ થોડું જાણી લે સમજી લે અને આ પરિચય વધારતા રહે હા તો જે જે અડચણ આવે પૂછતા રહે તો અડચણ નીકળી જાય તો બરોબર જ્ઞાનમાં કશું બગડતું નથી આ માન્ય કરો વિપરીત માન્ય કરો એની અસરો થાય છે અથવા કે છે કે દાદાએ નિર્લેપ જ પદ છે અસંગત પદ આપ્યું છે તો પછી આ સેન્સિટિવ થઈ જવાય છે શું છે એ હકીકતમાં શું છે જાગૃતિ મન છે જાગૃતિ ઉદાહરણ આટલું જ બરોબર ચિમનભાઈ આમ પૂછે છે સેન્સિટિવ કોણ થાય છે સેન્સિટિવ કોણ થાય છે સેન્સિટિવ જે થાય કોણ જે ભોગવે છે તે ભોગવે છે તે આ બુદ્ધિ સેન્સિટિવ કરે છે બુદ્ધિ ના આશ્રય બધા સેન્સિટિવ થયા કરે ને જગત આખું બુદ્ધિ ના આધીન છે શું છે અને પાછા બધા પુરસાદ કરીએ અને બુદ્ધિ છે પરમાણુ થાય પરમાણુ વિસ્તાર બુદ્ધિ અમને ભટકાયા છે બુદ્ધિ જ પોતે કરવાનું થાય કંટ્રોલ પાવર ક્યાં આગળ છે કંટ્રોલ પાવર બુદ્ધિ બુદ્ધિ કંટ્રોલ ડિસ્ચાર્જ ભાવ છે એ જ્ઞાન એટલું જ પોતે સ્વતંત્ર છે જ્ઞાન એક જ તે આત્માનું સ્પષ્ટ વિજ્ઞાન વિજ્ઞાન જ્ઞાન તો બધા બહુ પ્રકારનું વિજ્ઞાન જેનું નામ કહે છે હરેક પ્રસંગ પ્રસંગમાં આધાર થાય છે કોઈ મુશ્કેલના પ્રસંગ હોય કે બારા પ્રથમ આગળ ના થઈ જાય એટલે મુશ્કેલી બધા વચ્ચે આવે છે બરોબર કેવું આમ થઈ ગયું જોવાથી કઈ એને અરે રહેતું નથી પણ પોતે સેન્સિટિવ નહીં પરિણામ પાડે તો જોતા હોય તો જોવામાં કશું કદાચ હટતું જ નથી પરિણામ પામું છે એટલે તું સિમેન્ટ થઈ જાય તમે શું કરો એનું કારણ બુદ્ધિ છે બધી બુદ્ધિ જ મોટી બધી જબરજસ્ત હોય પાવાગઢ તો જોવાથી કોઈ જાય ભાઈ હાથ ગાલ દે જાય જોવામાં કશું અડે નહીં એવું નાતા રસ્તા છે હાથમાં જગત में કોઈ चीज ना रहे असहयोगी होवा कोई सहयोग રહે नहीं असहयोगी नहीं ઉત્તમ સહયોગી થવાનું અને બહુરૂપી થવાનું કેવું છે બહુરૂપી આમ સરસ મારું હોય ગંગા એ પણ જોવાનું ફૂલોથી ભરેલો બગીચો હોય અને આનંદિત થાય એ પણ જોવાનું ફૂલથી ભરેલો બગીચો હોય તો પ્રફુલ્લિત થાય ને મન એ પણ જોવાનું જ નહીં વિનુબેન કહે છે કે એવું કેવું કે અહંકાર કહેવાય અહંકાર એ સ્થિર કરવાનું લાગી પણ દાદા યોગ માં બધું અલગ કરે છે ને આ યોગ એ થયો ને યોગ બાર દુઃખ થતું હોય તો પણ દુઃખ ની લાગણી થવાનો બહાર દેખાવાનો દે દેખાવાનો પ્રગટ ના થવા જ્ઞાનની ને અને પાછાય આ કાળવાનો કે શું કહે સંયોગાધીન તું આ સંયોગ એક છે કે તમારે ચેતકા ચેતકા ઘણી બહુ ઝીણી વાત સવારે પણ કરી આપે મહાવીરને ખીલા ખોલ્યા અને જો બૂમ ન પાડી તો અહંકાર છે આ તો એવી ઝીણી માર્મિક વાત છે દાદા ઘણા કોળી વાઘરી જે કહેવાય છે બહાર રાજપૂતો એના ઘણા દ્રષ્ટાંત હમણાં હરિન્દ્ર હરિન્દ્ર દવે હરિન્દ્ર વ્યાસ હરિન્દ્ર દવે આપેલા તેનો પગ કાપ્યો તો બૂમ ના પાણી ઓપરેશન કરાયું ટેસ્ટ વગર કરાયું તેજોસિંહ ભાઈએ એમ કરાયું શામલા ભાઈએ લોકોને કહ્યું હતું કે પૂર્ણતા છે દાદા હલી જાય એ લોકો બૂમ પાડે ને એ સંભાળીને તમારે ઢોલ ત્રાસા વગાડે એટલા હા

એટલે ખોટલો થયો હતો ને ખોટલો થયો ખોટલો થયો કે ખોટલો થાય અહંકાર શું ના કરે ક્ષત્રિય અહંકાર કેટલો ભોગવી શકે અને દાદા બુદ્ધિ પ્રકાશે કહ્યું કે બુદ્ધિ પ્રકાશ સેન્સિટિવ થઈ જાય છે શુદ્ધાત્મા પદ મળ્યા પછી બુદ્ધિ એ જોયું કે આ બુદ્ધિ પ્રકાશ સેન્સિટિવ થયા બુદ્ધિ પ્રકાશ પ્રકાશને એવા ઉદય આવ્યા હોય કે બહુ સેન્સિટિવ થઈ જાય તો એમાં બુદ્ધિ પ્રકાશની જાગૃતિ ન હોય એવું કઈ નહીં સામુથી જાગૃતિ જો એને જોયું હા જાગૃતિ બહુ સુંદર હોય જાગૃતિ હોય અને એને જોયું કે બુદ્ધિ પ્રકાશ ને બહુ ભારે ઉદયમાં આવ્યા છે અને બુદ્ધિ પ્રકાશ ની સેન્સિટિવ થાય છે એટલે એને જાગૃતિ કહી છે દાદા દાદા જગત કિશોરે પૂછ્યું જાગૃતિ રાખી પણ જો એમનો સ્લીપિંગ પાર્ટ છે ને જ્યાં લપટવાનો જગ્યા ત્યાં બધા જાગૃતિ રહેતી નથી આપણે મજબૂત પણ આખે મને બહુ મજબૂતી જાગૃત રાખે તો જ્યાં સ્લીપિંગ એને જે લપટવાની જગ્યાઓ છે ને ત્યાં આગળ નહીં રહેતી દાદા શુદ્ધાત્મા પદ મળ્યું છે નિર્લેપ શુદ્ધાત્મા પદ ની લક્ષ પ્રતિ બેસાડ્યા છે ત્યારે એ તો જોયા કરે છે પોતા બુદ્ધિ પ્રકાશ જે કઈ ના બીજા બધા લક્ષ્યો લક્ષ્યો બુદ્ધિ પ્રકાશ લક્ષ્યો એ પણ કર્મ છે હા ભાઈ ઉદયકર્મ છે પણ ત્યાં આગળ ના ભાઈ એને લાલચ આજ્ઞામાં રહ્યો ન તો થાય હા આજ્ઞામાં રહી શકે લાલચ છે જ્યાં સુધી લાલચ છે બરોબર લાલચ હતા આત્મા એટલે એમને બહુ પૂછાત કરે આમ બધી મને શું કરે દાદા મને માફ કરજો હું ન સમજો બુદ્ધિ પ્રકાશને એવા સિચ્યુએશન અગાઉનો માલ ભરેલો છે માલ માલ ભરેલો પણ હજુ એમાં લાલ કરી દીધી છે એ લાલચ મારી નાખે એટલે અમે ચેતવણી આપ્યા કરી અમે અમુક માણસો એ ચેતવ બાકી મજબૂત છે પણ આગળ આવી શકે નહીં લાલ જગ્યા આવે ને ત્યારે પોતે જ ભમી જાય એને કાઢવી છે દાદા કે મારે કાઢવી છે કાઢત નહીં બધી આ ટેવ કાઢવી છે બેઠા બેઠા એકદમ કોઈ નીકળે ને એ હેલી વાત એ અમુક અમુક માણસો ને ઈચ્છે બીજે બધા ને બધા ને દાદા જાણે દાદા જાણે હવે ઓળખીએ બધા નહીં તો સુગંધ આવે સુગંધ આવે લાલચ છૂટી સુગંધ આવે લાલચ છૂટી સુગંધ આવે બુદ્ધિ પ્રકાશ પૂછે છે દાદા કે આજે લાલચ ની વાત છે એ આ જન્મની છે કે આગલા જન્મની છે એ આગામી જન્મ છે આ જન્મમાં જાય છે કે ભવી ના જાય લાલચ છૂટી પડે કમી ના જાય કમી ના જાય બોલો ને બહુ આપે ને ભાગ બહુ જબરદસ્ત માઠ્યો પછી એટલે અહીંયા આવા કરે છે એમ કરતો કરતો ગલતી બહુ કરો ઉદી જાતની આવે ને કશું વળે નહીં હમણાં દાદા જગત કિશોરભાઈએ કહ્યું પૂછ્યું કે આ ભક્તિ કોણ કરે છે ભક્તિ ભક્તિ કોણ કરે છે ભક્તિ કોણ કરે છે કેમ દાદા છેડો આવશે લાલસો છેડો નહીં આવે દાદા આવું જ્ઞાન મળ્યા બધું સુખ વર્તે સંપૂર્ણ સુખ વર્તે એ ડિઝાઇન જુદી જ આપી છે એટલે બહુ એમાં તમને સમજ ના પડે આખી ડિઝાઇન જ જુદી તો હું વાત કરું અંગારિયા પીરના દર્શન કર્યા પછી દાદાએ આવીને પૂછ્યું કોણે દર્શન કર્યા તો પ્રાણનાથે કર્યા બરોબર બરોબર એટલે જાગૃતિ રહી એટલે બહુ પછી ફરી પૂજા બીજો પ્રશ્ન પૂછો કે પ્રાંગણને આ કશું કરવાની જરૂર શું હતી સર હું કહું ગયા રાગ નતો કર્યો પણ ભેદ તો કર્યો કે આ કામ નહીં એટલે નિવેડો પેલા બોલશે જ્યાં સુધી અંધાર હતો તો તો રાગ તો છે નિકાલ કરવા માટે બનાવ્યા બધા પોતે અહંકાર કરીને જબરજસ્ત અહંકાર ઉભો કરે તો વાંધો નથી તો માગીને અહંકાર ઉભો કરે અને અહંકાર કાઢી નાખતા એ નીકળે ને નિયમ ને સહજ પેલું નીકળે કે કેમ કે અહંકારથી કાઢી નાખે ચાલે ફરી પાછો અહંકાર જોવો પડે પાછો પણ કાઢી નાખી પછી જોવાનું જો બહુ આતો તોફાન કેતો કે આ કે બહુ ડાઉ તોફાન છે પણ આવળો દોસ્તનો બતાઈ ઘર કરી ગયો તો આપણે આથે ઘર લેતું તો દોર તીલ કે ઘર છે આપણે હવે આ તો કે લો લોખણ પકડી રાખી છે કે આપડા હાથો ને દેખાય ગોઠો કુસંગ ન બદાન ને કુસંગની જબરદસ્ત કુસંગની મા ઘર મોડું જોવામાં ગમે નહીં શું કહું એવા પ્રસંગી એટલે અહીંયા આવ્યો છું કેટલા આવશે એની પુરસાદથી માણસ પુરસાદમાં કાતો શું થાય ફસાઈ ગયો રૂમમાં પૂરેલો માણસ પોતે છૂટો છે એવું જાણ છે છતાં બહાર નીકળાય નહીં તો શું કરે પોતે છૂટો પણ બને નીકળાય શું કરે બારીઓ બધું બહાર જોઈએ ખરું નીકળાય નહીં એટલે અહીંયા આવે પ્રસાદ પણ મજબૂત છે સારું આ નું મન શું કર્યું છે બુદ્ધિ શું કર્યું છે શું કર્યું છે આ પ્રાણલાલનું વર્તન શું કર્યું છે પ્રાણલાલજી સમયે સમયે શું કરી રહ્યા છે એ બધું એટલું જ જોયા મહાવીર એક જ પુત્ર જોતા હતા પોતાનું બીજું જોવા જેવું કશું છે જ નહીં જ્ઞાતા વિવેકની દ્રષ્ટિએ એ જોવા રૂંઝાણવાનું છે અને આપણે જ્ઞાતા દ્રષ્ટા છીએ દાદા ભગવાન ભગવાનને જોવા જાણવાના ન હોય ભગવાન ને જોવા જાણવાના ન હોય ભગવાન પોતે જ ભગવાન તો શું જોવા પણ બીજા પણ બીજા ભગવાન જ ને દાદા માનવા છે તે રૂપ થતા જઈએ એટલા જ માનવાનું જોવા જાણવાનું શું ઉદ્દલમાં જોવાનું જોવા જાણવાનું ઉદ્દલમાં હોય તો આત્મા જુએ તો આપણે દેખાડીએ તો તે એમાં કઈ એ બહુ મોટી વસ્તુ નથી હવે તો એ તો રિલેટિવ વસ્તુ છે પણ હવે તો પતે પરમાત્મા થવા બેઠો શું ઇન્ટિગ્રેટેડ સ્થાપન થયું તો તે આગળ ગયો અને અંદર શું ફરતે છે તે સાચો આત્મા તેટલો આનંદ વર્તે છે એ આત્મા જ્ઞાન હાજર હશે ને બધી વાતો હા દાદા ઠીક ઠીક રીતે એટલે એમ જો હું આ હિન્દુસ્તાન કોઈને રહેલું નહીં આટલે રહેલું દઈને રહેલું નહીં શું એ તો ડીલ થઈ જાય તે પછી કે કે અંદર આનંદ છે બહાર ચિંતા છે શું કહ્યું પ્રભાવ દેખલા મોટા થયા છે બીજા બધા આમાં તો માનવું જ નહીં અમારું વેદાંતમાં તો માનવું જ નહીં એ તો વેદાંત ભાષામાં છે શું છે દાદા ચિંતાના એવા કોઈ નિમિત્તો આવે તો પણ એ ચિંતા પેલા ને પ્રાણલાલ ને થાય છે એને થાય થોડું મામૂલી થાય ના એ વાંધો નહીં થાય વધારે થાય છે આપણે ગાડી શું કરું તો આવડો મોટા ધંધા લઈને બેસું ત્યારે ક્રમિક માર્ગમાં ફૂટગલ બધા જોડે પડી તારે પહોંચ્યો દાદા એ જ મોટો ઉપકાર છે કે ગમે તે અત્યારે પણ એવા સંજોગો ઉભા થયા દાદા ને મળ્યા પછી તેર મહિનામાં કેટલીય વાતો આવી ગઈ ઇન્કમટેક્સ નો તેર પાનાનો કાગળ આવી ગયો એનો પંદર પાના પાનાનો ઉમર પર નથી જેવું પણ આપણે આખું વિજ્ઞાનની બધી રીતે આટલા આટલા મોટા ધંધા હોવા છતાં ફ્રી હોવા છતાં હોવા છતાં જો જાઓ જલાવી તો ભાઈ આવું બધું ઉડાડી બધું હળાદાટ નિર્ભય પદ ને વિતરાટ પદ એ બે જાણવા જોવા તો એવું થયું આવી ગયો તો બધા કંઈક વિશેષતા હોય ને તો આ દહીંમાં છે બાકી આ વેદાંતમાં કોઈ વિશેષતા હોય પછી એનો શુદ્ધ આદર કરીને તેને લીધે આ બધું થાય તે પણ માનસિક બધું સમજ ને માનસિક સારા માણસો બે ઉત્તમ પુરુષો થયા એટલે બ્રહ્માર્થી અને સાધુ સફળ અને પેલા એક રાવ હતા રામતીર્થ કશું હોય નહીં ખોરવાનું જે ખોરે એ સ્વીકારો કહેવાય સર્વસ્વ તીર્થંકરો પણ આ સંસારમાં છોડીને ભાગી ગયા ત્યાં શાંતિ થઈ ગઈ શું બીજો કોણ કરોડો પાડો રહી શકશે કે સંસારમાં કોઈ કુદરતી અસર વિજ્ઞાન લાભ કઈ લો ફરી ફરી આ મળતું નથી જોઈ લીધું અજાણ ઉદારી મારે જોવા જવાનું કશું બાકી રહ્યું નથી શું કહે આ દુનિયા કોઈ ચીજ ખપતી નથી મને એ કોઈ ચીજ હોય તો મને ખપતી નથી શું ચાલાલ કઈ બોલો ભાઈ તમે શું એનો રસ્તો પ્રાપ્ત થઈ ગયો ખોરાક નથી ખોરાક નથી પાછલા પર્યાવરણ કરે પાછલી માન્યતાઓ બધી રોંગ બિલીફો આ સત્સંગમાં કોઈ ચીજ એવી નથી જે રાઈટ બિલીફ હોય શું કહે રાઈટ બિલીફ પોતે શુદ્ધ આત્મા છીએ રાઈટ બિલીફ બીજું કોઈ રાઈટ બિલીફ છે જ નહીં અને રોંગ બિલીફ કહી શકાય ચલમ ચલમ હું શું નામ બોલી ગયું એ જ પહેલી રોંગ બિલીફ શરૂઆત થઈ ગઈ બિગિનિંગ ઓફ રોંગ ફરી ફરી અવસર ના આવે એટલા હારું તે ફરી ફરી આ નહીં બને તે તો શું તો પછી મહેનત કરશો તપ કરશો દપ કરશો કશું વાળશો નહીં તે તો હાલ કે તો કે દાદાની ભક્ત આજ્ઞા કરે બધા છોડાય કરે બરાબર અને કૃપાળુદેવ તો નિવૃત્તિની જ વાત દરેક વખતે હતી કૃપાળુદેવની તો વાત બધે વખતે નિવૃત્તિ માટેની હતી સંસારમાંથી દુકાનો બેસતા તે કડવું છે શું કરે ગલે ચાલનારી બુદ્ધિ સારી અને બુદ્ધિ પોતાની બુદ્ધિ સારી જ્ઞાન બધું આખું રહેતો બુદ્ધિ કરે ભાઈ ઉડી જાય શું થાય ઘણો પસ્તાય પછી બુદ્ધિ નું જ્ઞાન અને આત્માનું જ્ઞાન કહ્યું તો જ્ઞાન બધું રચેલું છે પણ બુદ્ધિ નું જ્ઞાન હા બોલો શરીર ખાવું ખાવું કરી જાય આના જેવું દેખાય છે તમે ફેરફાર ના દેખાય ટાઈમ પૂછી આ પ્રકારે ખરી ટાઈમ કર્યા નહીં પૂછે છે કે બુદ્ધિ થી સમજેલો હશે બુદ્ધિ જ્ઞાન પ્રગટ થયેલું બુદ્ધિ જ્ઞાન બીજી ખરાબી રહી ને એટલે જ્ઞાન ઊંધું ના થાય ને ના મુશ્કેલજનક છે કોઈ વિવિધ સુખ પર પડ્યું નથી જ્ઞાન લીધે આનંદ શાંતિ જાય

સ્વરૂપમાં હોય તો એને એ વખતે કઈ જ્ઞાનની જરૂરત છે આત્મા સ્વરૂપમાં હોય ત્યારે જ્ઞાન તો ન જ હોય ને કઈ જ્ઞાન તો કઈ હોય જઈએ ખરું હવે આત્મા સ્વસ્વરૂપમાં હોય આત્મા હોય તો જ્ઞાન સ્વરૂપમાં માં હોય તો બધા કે હોય આત્મા જ્ઞેય છે કોઈ જગ્યાએ ચિત્તસ્થાનમાં ના રહે દ્રશ્ય ના રહી શકે એમ માં શું જોઈએ પછી જ્ઞાનમાં જ્ઞેય ધડકે છે એમાં કહેવાય છે કે જ્ઞાનમાં જ્ઞેય ધડકે છે જ્ઞાનમાં જ્ઞેય ધડકે છે ન હોય નામ એમ હરીશો તો રહે છે ચાલ્યા જાય તો હરીશનો તો એનો પ્રકાશ તો છે હવે આત્માના જ્ઞાન સિવાય બીજા ગુણો છે એ તમે સ્વરૂપ જ છે જ્ઞાતા ને દ્રષ્ટા ને

જગતના લોકો ને આત્મા પ્રગટ નહીં થયેલો દ્રશ્ય છે ને